ખ્યાલ છે બધા તે એમને રસોઈ ખોલવા ખર્ચ નહીં તે અજાય એ બધા બધા ખર્ચ પંચાયત લે અને આ પી મજા કરે અહીં તો ચાર ગણા છે પુસ્તકમાં ગયા હોય ચાર કેટલી આજ્ઞાઓ તને આજે આપી પાંચ પપ્પા પણ રહેશે પછી શું ખોટું તમારા પપ્પા કઈ ઊંધું કરે છે એમ ના બતા પપ્પા ડાવી દેખાય એવું કરે આપડે તો આપડે એટલા માટે સહી પાડી એમાં શું પણ આ આ આપણી રસોઈમાં જેટલી ચીજો જેટલી બનાવો એટલી વસ્તુ મસાલા ગરમ લાવવા જોઈએ શું કર્યું ગરમ મસાલા આવે ને તો એના કરતા આ તો રૂપાળું લાગે પેલા પેલા માઉસમાં શું થાય છે પેલું મહી છતે પેલું એ રહેલું હોય છે ચરબી તે બહાર નીકળે છે ને એટલે પેલું શરવું ને એવું બધું થઈ જાય આપણે ઘી નાખે શું આવો પણ ચરબી છે પેલી ચોકડી ચરબી છે બધું થઈ જાય શાકમાં બધું ચિકન ખવું કે શું ખાય શું ખાય પેલું વન માં આવે હેમબર્ગર હેમબર્ગર तो मैंने ગાયનું ગાયનું મીઠ હોય એમાં એમ એ શું કહે ને હેમ્બર્ગર હેમ્બર્ગર ગાયનું મીઠ હા ગાયનું મીઠ હેમ કેવો ફિમેલ ગાય કે મેલ ગાય સાક્ષી ગાય સાક્ષી ગાય અને છોકરા નહીં આપડા છોકરા નાના હોય તેવું નહીં બેબી શું સ્મોલ બેબી શું નહીં small kid baby small born baby નું હોય છે ના થાય ના ના ના મરઘી ના છોકરા બરગી મરઘી ના છોકરા છોકરા થી ખબર નહી ખબર નહી કે કઈ જાય આપડે ભાગ હોય તો આપણને થઈ જાય ને વાઘ મને એવું લાગે કે આ શાકભાજી હેરી વેજીટેબલ વાઘ શું લાગે વાર લાગે થઈ જાય ને એટલે આપડે ના ખાઈએ તો પછી આપણે ખાય ને નહી તો આ મિયા મિયા છે તે સિલેમાન દાડી વાળા એ બરાબર દાડી વાળા બકરા ખાય પછી બકરો વસી રહેવાનું થાય એ પેલા જીવ છે પણ એ જીવ ખવાય કારણ મળે છે એનાથી એને આપણે લાભ થાય છે પણ આ જીવને ના કહેવાય જેને લોહી નીકળે પરુ નીકળે એને ના કહેવાય હાડકો નીકળે જાતે કાપીને ખાતો તેને જ કરાય સિરિયસ બીજા માણસ કાપે ના ભાઈ એ તો ના કરે એ તો આપણે દૂધી ને બધું આપણે જાતે કાપી ખાઈએ તેથી ખવાય આપણે કપાય નહીં તો સહન થતું ના હોય આપણું હાથ એ ખવાય નહીં પછી મરઘી તું કાપું કરો મરઘી તું કાપું કરો ના તારે જાતે કાપી ના ખવાય તાર પપ્પાજી કહે છે દાદા ભગવાન એવું કહ્યું છે કે તમે જાતે કાપીને ખાવ તો રાજો ના કહ્યું તમે તાર પપ્પાજી કહે છે દાદા ભગવાન આવું કહ્યું છે If you can cut, if ખાઈ તો કાપી દેજો ચબાવી દો આ દૂધી આપણે જમાડીએ એટલે આપણે ખવાય દૂધી સમાતી વખત આપણો હાથ ગભરાતો નથી ને તો જે સારું મારતા આપણો હાથ ગભરાતી ખવાય કેમ કરીને હાથ જ એક્સેપ્ટ કરતો નથી એને તે બહુ સારું કર્યું એના આપણે મરી ના જાય એના આપણે જીઆઈ ખરું ને એમ બીજી ચીજો બધી બહુ ખાવાની છે ને મારી સ્કૂલ તો આખો દાડો ઇન્ડિયામાં આ સ્કૂલ સ્કૂલમાં અહીં ભંડાયા હોય બધા જોઈએ લાવે કે નિરૂપણ કે લાવે હું થોડું ભણાવી ભણાવી દે ના કોઈ ભણાવા લાગે નહીં બધા જોયા હતા પણ ભણાવા લાગે નહીં લાવ હું ભણાયેલા છે હું કોઈ ભણાતું નથી પછી તમે થોડું થોડું ભણાવશો હવે સત્સંગ થાય પણ એ તો ભણાઈ ગયો ભણાઈ ગયો તને પોયરો કે છે અમારો પોયરો સુરતમાં પોયરો કે પોયરો કે છોડી આપડે છોડી કે છે ને દાદા છોડી કે છે ને આપડે તો છોડી છોડી પોરી ગઈ કાલ વધારે જેવું લાગે ને જેવું લાગે હવે ના હોય તો ફરવા ફરવા જતા છે ને ઘેર જાહેર દરિયાનો મોજો આવે દરિયાનો થાય ખંભાત નો નવાબ હતો નવાબ એનો રૂલર રૂલર નવાબ હતો નવાબે લખાયેલું ઘડિયાળ ઉપર મને ટચી મારી મોટું ઘડિયાળ તો આમ મોટું ઘડિયાળ બિલ્ડિંગ ટાવર ઉપર મોટી ટચી મારેલી કે time and for no man time and હા હું આવડો મોટો રાફ પણ આ બધું આવે રાહ નહીં જતું હું તો અભિનય નહીં તો પણ આવે નિંદા કરીએ તો ચાલે શું કરવું આપણે માથે પડેલા આપડે એના કરતા ભાગી જવું ચાલો હું લાવું ત્યારે ડોક્ટરે બધા દવાખાના બધા મોટા નાના ડાક્ટરો બોલાયા કે જુઓ હાથમાં કે છે મને કે છે તમને દુઃખ થાય છે મેં દુઃખ નથી કતાર એટલી નથી ઓળખું ત્યાં કતાર ફેરે નાનો છે હા નહીં હોય પાણી પીશું લીંબુ નો શરબત કરી લીંબુ નો શરબત કરી આપો એમ કરજો ચાલો જય શ્રી એવું નથી કહેતા તિરસ્કાર ના કરતો અને રાગે ના કરતો તેને કહેવાય છે તિરસ્કાર એ તો એક જાતનો આપણું વિજ્ઞાન છે તે લોકોને સંયમ ની શી ખબર છે ત્યાં સ્ત્રીઓ સ્ત્રીઓનો ઉપર સંયમ રાખે પાંચ ઇન્દ્રિયોમાં સંયમ રાખે એમનો સંયમ ના એમનો સંયમ નથી ભગવાન ના પાડી ભગવાન ના પાડી છે પાંચ વિષય ઉપર સંયમ કરવો એને સંયમ ગણાય તો નથી એ તો પૂર્વે ભાવેલી વસ્તુ છે શું છે પૂર્વે સંયમ ની ભાવેલી વસ્તુ છે તે અત્યારે પરિણામ આવ્યું અમે ત્યાં શું કર્યું તો અને તે સંયમ ગણાતો જ ને સંયમ તો ક્રોધ માન માં આવેલો એ તો બધા ખુલ્લા જ હોય એટલે આ સંયમ પરિણામ થાય થઈ ગયું ભગવાન શોધમાન માં એ લોકો નથી થતા ને આવે હારીને થાય તો તને ખબર પડી જાય પણ તું એમાં ભાગ ના લઉં ને હા શું કહ્યું અંદર શું થાય પરિણામ આમ ના હોવું જોઈએ આમ ના હોવું જોઈએ એવું પરિણામ થાય ને એ ડિસ્ચાર્જ કેવું વિજ્ઞાન છે આપણું ફરે છે જુએ છે પેલા ઉપર જવા નહીં આવું બધું જોવા જોઈશું ચોથી પર શીખે જોઈશું ચોથી પર પાંચ આજ્ઞા આપી છે ચોટે જ કોઈ જગ્યાએ જગ્યા નહીં ચોટી શકે પૂછે કે ડેડ તમે કઈ પ્લાનિંગ કરેલું કે આટલી મોટલ હોવી જોઈએ આટલી આટલી મોટલ હોવી જોઈએ કે આટલો ધંધો થવો જોઈએ હા એવું તમે તમને એવું કે હા મેં કહ્યું શૈલેષ એક એકોતેર માં એટલી ભાવના હતી જે ધંધામાં પડે કે ધંધામાં જવું છે ભાવના હતી પછી તો ધંધામાં જેમ ગ્રોથ થતો થાય અને એક્સપાન્શન થતું જાય તો દાદા એમ કહ્યું કે રાત્રે નિરાંતે ઊંઘાવે ત્યાં સુધી ધંધો કરવાનો તમારે અને છે તો વ્યવસ્થિત માં છે તો થશે ને પાછું હું આ એટલો કરવાની છૂટ માટે આપું કે બીજું મારી પાસે અત્યાર છે વ્યવસ્થિત <laughs> પછી મારે એના માથીનું શું કામ છે એમને એમ કહ્યું વ્યવસ્થિત છે તો થશે પછી બરાબર પણ થાય એટલે કરીને હું શું તમે કહો મને વાંચી આપે તો વાંચી આપું બરાબર તમે કહો કેમ છે કરીને નથી જે છે એ નીકળી જવો છે ડિસ્ચાર્જ તો આ ડિસ્ચાર્જ બધું ભરેલું છે ભરેલું ડિસ્ચાર્જ એમ કશું વ્યવહાર ચાલતો એટલે પોતાની જાતને સંતોષ માને કે આપણે ઘણું સારું છે ઘણું સારું છે તે એટલામાં જ એનો બુદ્ધિ રોકાઈ ગઈ એટલે ક્યાં સૂર્યરાય ને તું ક્યાં તારું ભાઈ કજું છું શું તું આમાં રોકાઈ ગયો છું આટલામાં કેટલી મોટી દુનિયામાં આટલામાં તું આત્મ પ્રકાશ તારો કેટલો બધા આખા બ્રહ્માંડમાં ભાઈ એટલો પ્રકાશ શું શું આવરણ કરે છે કેટલો આનંદ હોય ઓહો આનંદ નો આપણા માટે આનંદ નીકળે બીજો પારેખ માં બેઠા હોય ત્યાં ઉભરીને આપડે વધારે ખાતરી થઈ ગયા ઘરે કરતા કરે વાણીએ કાલવાર ફાઈ ગયો એમને તો અચાનક જ ફાયદો થઈ ગયો એ શું નામ તમે ગુલાબભાઈ તમે એને ભૂલાવી દીધા ગુલાબી ના તાબામાં વિચાર વિચાર મન બધું ગુલાબી ના તાબામાં છે અને ગુલાબી શું કરે છે એ તમારે જોયા કરવાનું ગુલાબી મન શું કરે છે જોયા કરવાનું ગુલાબના વિચાર સાથે તમારે લેવા જાય ને તમે વસ થઈ ગયું મન વસ ગયું જાણી પછી પગમાં હાથ ધરશો તો બધા તું તેનું તે છે જ નહીં જુદું જ પાડ્યું તદ્દન જુદું બિલકુલ સેપરેટ તે મન ગુલાબીનું મન શું કરે છે બુદ્ધિ શું કરે છે ચિત્ત શું કરે છે અહંકાર શું કરે છે બધું તમારે નિરીક્ષણ કર્યા કરવાનું જ્ઞાતા દસતા પરમાનંદી ફરી એડજસ્ટ કરી લો તમે તો ભણેલા એન્જિનિયર થયેલા વાંસ એન્જિનિયર તો ચૂકે નહીં પછી એક થોડું ડિરેક્શન બતાવીએ એટલે ડિરેક્શન ના ચૂકે મન બિલકુલ વધ થઈ ગયું હવે તમે મારા કયા પ્રમાણે રહો તો વધ થઈ ગયું છે નહીં તો તમારી જૂની આદત પ્રમાણે પણ અત્યારે જ એ જુદી આદત આવે ખરી માટના ભાવ છે એ મારી જોડે રહો તારે નીકળી જાય બધું વાતચીત કરો તારે જો આ જાય તો વાતચીત કરી નહીં તો આવતી જયારે બોલાવ્યો ત્યારે બગડી જતો અડધું પડધું બગડી ગયું ભાઈ આજે આવ્યા તો વાતચીત થઈ અને ખરું મનને કશું અડતર થતા જ નથી તમારે મન બિલકુલ જુદું છે મનમાં તમને ખરા વિચાર આવશે તે ખબર પડે તો સારા વિચાર આવે તે તમને ખબર પડે બુદ્ધિ ઊંધું કરતી હોય તે ખબર પડે છતું કરતી હોય તે ખબર પડે આ ભાઈ શું કરી રહ્યા છે તમારે જાણવાની જરૂર છે તમે જુદા થયા એવું જુદા પડે થોડું ભાન વધતું નથી નહીં વર્તાતું થોડું તો પછી એ જુદા જ રહો પહેલાની આદત છે તે આપણને હજુ ભેગા કરી નાખે પણ આપણે જાગૃતિ રાખીને જુદા રહે એટલે હેન્ડલ મારવા પડે આપણે જેમ કોઈ માણસને જમણે હાથે કશું થયું હોય અને ડાક્ટરે કહ્યું કે આ જમણે હાથે જમશો નહીં તો એ પણ જમવા પહેલા પહેરી જાય અને શું કારણ કે આ નારીને અભ્યાસ છે એટલે તમારે જાગૃત રહેવું પડે સમજ તો સારું થઈ આજે આવ્યા નહીં ના રૂપમાં ના કહેવાય આ વિજ્ઞાન લાખો અવતારમાં જે જે ના આપે એ વસ્તુ આ વિજ્ઞાન વિધિન ટુ અવર્સ આપે છે શું અંતે પાસે કાયમ ટકે છે આ કઈ જાદુ બાજુ નથી શું એટલે મન તમને સમજાયું અત્યારે હવે દિવ્ય ચક્ષુ શું છે ક્યાં આંખે દેખાય છે એ બધું રિલેટિવ છે શું છે અને અંદરની આંખે દેખાય છે દિવ્ય વિચાર અને દિવ્ય દ્રષ્ટિ એ દિવ્ય ચક્ષુ છે એનાથી દેખાય એ દિવ્ય ચક્ષુ છે બરાબર ને એટલે આ આંખે દેખાય એ જુદું દેખાય પેલું જુદું દેખાય એનો અભ્યાસ કરવો પડે તો કરે તો અભ્યાસ ચાલો બે પ્રશ્ન તો ખુલાસો થાય છે ત્રીજો પ્રશ્ન આ દેશમાં ઘણી વાર આપણા આપણી તરફનું આ સાથે કામ કરનારનું વર્તન અવગણ્ય હોય છે તે માટે આપને શું સલાહ કેવી રીતે સમાનથી રહેવું સમાન હોય નહીં હવે સમાન તો ગયું અપમાન ગાય જઈએ તેની જોડે સમાન એ ગયું બધું જ ગયું હવે માન સમાન ક્યાં સુધી હતું તને ભૂલાભાઈ છે ત્યાં સુધી આ બધું સમાન વાત જ ક્યારે પણ આ દેશમાં ઘણી વાર આપણી તરફનું સાથે કામ કરનારનું વર્તન એટલે આપ શું કહેવા માંગો છો મને કહો ને સમજ પાડજો આપણી દ્રષ્ટિ એ તરફ કેવી હોવી જોઈએ આપણી દ્રષ્ટિ એ તરફ કેવી હોવી જોઈએ આપણી દ્રષ્ટિ એ તરફ કેવી હોવી જોઈએ આપણી દ્રષ્ટિ કેવી હોવી જોઈએ હવે તમને મેં જે જ્ઞાન આપ્યું જે દ્રષ્ટિ આપી એ દ્રષ્ટિનો કરવાયું શું છે કે આ વર્લ્ડમાં કોઈ જીવ માત્ર દોષિત નથી જે કઈ પણ દોષ દેખાય છે તમારા દોષથી જ દેખાય છે એટલે આ દ્રષ્ટિ તમારે રહી જાય કે કોઈ દોષિત છે નહીં છતાં મને દેખાય છે મારી ભૂલ છે એટલે સુધારો કરવો જોઈએ કોઈ જીવ દોષિત હમણાં તમે ગાઢ ભણીને તો ડોલર લઈ લે તો એ દોષ જ નથી યુ જગતની દ્રષ્ટિએ આ દોષિત બે દ્રશ્યો રિલેટિવ થી આ દ્રશ્ય રિયલ થી તમે દ્રશ્ય સમજ ને જેને ચોખ્ખું કરવું હોય ચોપડા તેને આ દ્રશ્ય ચાલવું જોઈએ સમજ ને સમજાય તમને આવો આવો ભાઈ આવો આવો એકાદ જણ કહી શકીએ પછી ચોથા પ્રશ્ન દાદાજી આપનું સાનિધ્ય મુશ્કેલીમાં મેળવવા શું કરવું કશું કરવાનું કશું નહીં ભાવના જ કર્યા કરે કે દાદાજી ભેગું થવું જ છે થવું જ છે થવું જ છે ભાવના જ કર્યા કરે નો ખોરાક જેમ મુંબઈ જવાનો નિશ્ચય કરીએ તો અમને છ મહિના હોય પણ પહોંચાય પણ નીચે જ ના કરીએ તો કેમ લાગે તમને અને આ તો નિરંતર સમાધિ હતી એક એક એક જો ચિંતા થાય મારી પર બે લાખનો ડોલરનો દાવો મળશે કેવું છે એની પાસે કેટલી બધી ગેરંટેડ વસ્તુ મેં તમને આપી વર્ણની અજાયબી વસ્તુ છે એનો આપણે પૂરેપૂરો લાભ પૂરો ખેતી રાખો તો એન્જિનિયર છો જો કાચા માણસે આપણે એને બહુ સમજાવી ન શકીએ હા પછી પાંચમું જ્ઞાન લીધા બાદ ના પરિવર્તન કેવી રીતે પર થાય પરિવર્તન જોવાની જરૂર નથી પરિવર્તન થાય શકતું નથી પરિવર્તન પરિણામ છે કેવું છે છતાં પરીક્ષા પરીક્ષા આપતી પેપર બદલાય કે પરિણામ બદલાય પેપર બદલાય કે રિઝલ્ટ આવે તે બદલાય રિઝલ્ટ બદલાય જ તો હવે એટલે પરિવર્તન છે બધા તે પરિણામ છે પણ એ પણ છે તે જ્યારે જ્યારે પંદર પંદર વર્ષે પેલા ખરાબ થઈ જાય કારણ ડિસ્ચાર્જ થયા જ કરે છે નિરંતર નિરંતર ડિસ્ચાર્જ થયા કરે છે અને આ ચાર્જ થતું નથી એટલે આવત બંધ છે ટાંકી ખરાબ થયા કરે છે દસ પંદર વર્ષ જેટલા લગભગ કાંઠી ખલાસ જેવી લાગશે તો તમે જેવું માગશો એવું પરિવર્તન છે અને અહીંથી તમે ઉપાધિ નહીં કોઈ સમાધિ જ રહેતું કરી આ આજ્ઞા ભરો અને ધંધો સારો કાઢ અત્યારે ધંધો બગાડો છોડતા કારણ કે અહંકારની ડખેલે થાય હંમેશા આ અહંકાર લઈને તો નિરાતે સારી રીતે ઘેર ખાતા નથી લોકો ટેબલ પસાર એટલે હું આજ કે મૂકવી પડે આમાં રત્નાગીરી આખો થઈ જાય છે એનો અહંકાર ને અને પછી જાણે કે કરતી નથી બરોબર એને રેગ્યુલર એવું છે પણ હવે શા આધાર કરાય છે ખરી રીતે કાયદો શું છે કે ખાનારના નસીબે પેલાથી કડી બનાવાય આ જાણે નહીં લોકો કડી બનાવને ઠોકાઠોકી કરે ખાનાના નસીબે સ્ત્રી કડી બનાવે બધું પછી તમારી જોડે આવો તો સમજાય બધા મારી જોડે નિરંતર પૂછી લે છે આ લોકો હરેક પ્રશ્ન એક પ્રશ્ન પ્રશ્ન એક પર પૂછી લીધા પછી પાછું જ્ઞાન તૈયારી થઈ જાય બીજું કોઈ પૂછવાનું છે અત્યારે હોય તો પૂછો પણ ઠંડક રહે છે ને બધી હે હવે આ એને આ ભેગે ભેગું આ જોઈન કરી નાખો બરોબર આવું અજાય વિજ્ઞાન પ્રાપ્ત થયા પછી માણસ ધંધો કરવાનો તમને ના કેતો સ્ત્રી જોડે ફરવાનું ના કેતો તમે સ્ત્રી જોડે સિનેમા જોવા જાઓ ફરવા જાઓ છોડીઓ પહેરાવો છોકરા પહેરાવો અને તમે આ મુક્ત રહી શકો આદિ વ્યાધિ ઉપાધિ અડે નહીં એની ગેરંટી આપું શું કહ્યું માટે આ લાભ પૂરેપૂરો કરી દો દેશમાં ચાલીસ એક હજાર પચાસ હજાર માણસ આપેલું પણ એમાંથી પંદર હજાર સારો લાભ ઉઠાવી લીધો હોય બીજા બધા કાચા પડી જાય ને બધા ભેગા ના થાય ને તો સમજ ને એ પંદર હજાર ને તો દાદા દાદા એક ત્રણ વાર ભૂલાય જ ને તમને થોડી વાર યાદ આવતા હતા કેટલી વાર યાદ આવતા થોડી વાર થોડી વાર થોડી વાર આવતા હતા થોડી વાર આવતા હતા હા પણ આવતા ક્યાં હતા આ દુનિયામાં કોઈ વસ્તુ યાદ ના આવે હાજર થઈ ગયા અમે પછી નિરંતર હશે અને રાતે સપનામાં પણ આવશે સપનામાં તમારી બધી વાતચીત કરતી થાય છે અજાયબી કરી લેજો કામ આ તો સમજવા ને મોટી અજાયબી છે ઇલેવન્થ વંડર જ્ઞાન લીધાથી થી પછી ફાયદો નથી જ્ઞાન લીધા પછી જે તો મેં તમને બેઝિક આપી દીધું પ્રિન્સિપલ બેઝિક પ્રિન્સિપલથી પાંચ બધું સમજી જાય તો ને એમાં આખા જગતના લો આવી ગયા હોય મારે પાંચ વાક્યોમાં આખા જગત પાંચ વાક્યોમાં તમામ શસ્ત્રોનો સાર હોય અને તે સહેરા છે બધા આગ્રહ છે ને પણ બીજું ડિટેલમાં જવું પણ ડિટેલમાં તો બધી રીતે હું ઘૂંસવાડ ઉભો કર્યો બેઝિક આપીએ પણ ડિટેલમાં જવું પડે ને આ ડિટેલ્સ કહેવાય શું કહ્યું તો ડિટેલ્સ પૂછવી પડે તમારે ગમે હવા વખત પૂછો તો મને વાંધો ના કારણ હું જાણ મારી જે ઈચ્છા છે એ તમે તૈયાર કરવા અને જે સુખ હું પામો પામ્યો છું એ સુખ તમે પામો જો નિરંતર નિરંતર સમાધિ ગાળો મળે તે સમાધિ ઢોલ મારે તે સમાધિ એ સાચી સમાધિ કહેવાય શું કહ્યું બાકી આમ તો કૂતરાને બે પૂરીઓ ખાઈ રહ્યા કે સમાધિ જ છે ને બે પૂરીઓ ખાઈને ભૂગી હોય કૂતરો તો કૂતરા રાખેલા સમાધિ છે ને ત્યારે એ એને મિનિંગલેસ છે બીજું કઈ પૂછો પૂછો આજે આયા તો સારું વીસ વીસ વર્ષ પચી પચી છોકરા એક્યુરેટ રહેતી એવા કેટલાય છોકરાઓ છે એક્યુરેટ પણ એ પરિચય બહુ ભારે પરિચય પરિચય જરૂર ખરું કે તમે કોલેજમાં કેટલા વર્ષ કર્યા હતા અને આ દાદાની માં કેટલા વર્ષ કાર્ય હું તો હું તો એમ કહું ત્રણસો કલાક મને બોલો ને ત્રણસો કલાક three hundred hours three hundred hours રહેવા નહીં બેસી રહેવા નહીં જાગીર હોવા જોઈએ એટલે મને પૂછો બધા એના ખુલાસા લઈ લો એવા હોવા જોઈએ અને મેં તો તમને ગેરંટી આપી છે તમારી આજ્ઞા પાડતા તો એક ચિંતા થાય બે લાખ ના ડોલર નો દાવો મળ્યો નહીં તો આખો દાડો ચિંતામાં જગત આખું એમ ચક્કરિયા ભાઈ હા મેં બફા એમ બફે તરફડાટ તરફડાટ તરફડાટ ડોલર કે ડોલર કે ચિંતા બંધ થાય કરોડો ડોલર હોય ચિંતા બંધ થાય ભાઈ ડોલરની પથારી ગઈ હતી રાતે તારી ઊંઘ આવે કેમ બોલ્યા ગુલાબભાઈ નો પ્રશ્ન ગુલાબભાઈ છે કે પાંચ આજ્ઞામાં કશું કરવા પાંચ આજ્ઞા જે આપણને દાદા આપે છે તો કે એમાં પણ એ કરવાનું તો ખરું ને જેમ બીજામાં કઈ કરવાનું કે છે એવું પાંચ આજ્ઞા કરવાનું આજ્ઞા પાળવાનું પારણ એટલે આપણે નક્કી કરવાનું કે મારા પાડ્યું એટલે મેળ પડી જશે નક્કી કરવું જોઈએ કરવાનું ના હોય કરવાનું જ્યાં કરવાનું ત્યાં બંધ કરવું ને છતાંય બને ભૂલાભી ગયા આ મેં કર્યું એ બંધનમાં છૂટે છે એ કર્યું કહેવાથી છૂટે છે સમજો ને ત્યાં ડિસ્ચાર્જ છે આ કરતા પણ છૂટ્યું કર્મ બંધાય નહીં એક મારી આજ્ઞા પાડો તે ત્યાં બધું બંધાય સારું છે પેલા ભાઈ ને ક્રિયા ના આવે કે હાડું તમારે આવ્યા નહીં પાછા ઘેર ગયા એ પાછા ઘેર ગયા સારું છે એ તો ચાલુ એવા છે હજાર હજાર વર્ષથી જ્ઞાની પાકે હજાર હજાર બે હજાર વર્ષે પણ આ તો કેટલા લાખો પેલા પાસે ત્યાગ કરવો પડે બધો ત્યાગ કરીને જ માર્ગ ઉપર ચડાય અરે આવા સંસારમાં રહી એવું આ વિજ્ઞાન એક ક્ષણ ભાઈ આત્મા ભેગો ના થાય ચિંતા ના થાય એટલે જઈ તે ચિંતા ના થાય એટલે જ્ઞાનીઓને ચિંતા થાય કઈ બાજુ બોલો ધ્યાને કરવાનું કશું હું સુધાર્થમાં છે લક્ષ રહે છે થોડું એ જાગૃતિ છું એને તમારે કરવું પડે થોડી થોડી રહે છે થોડી થોડી રહે છે અને ચોવીસે કલાક રહે અને મેરેજ આવે સમજો ને અને હું શુદ્ધાર્થમાં છું તમારા લક્ષમાં જ રહ્યા કરે ધ્યાનમાં રહે ને હે એ સુધાર્થમાં નું ધ્યાન એ શુક્લ ધ્યાન કશું ધ્યાન કરવું ના પડે ધ્યાન એમને પ્રયાસ કરેલો શું કર્યું ક્રોધમાં ના થાય નહીં બિલકુલ બિલકુલ એ થાય હા એક મિનિટ છતાંય છે તે એમને થાય ગુલાબીને તે ક્રોધ નથી ક્રોધ ક્યારે કહેવાય હુંકડવા હોય પાછળ ક્રોધ માન માયેલો બે ચાર જે શત્રુઓ છે એની પાછળ હિંસક ભાવ હોય જ તો આમાં હિંસક ભાવ નથી એટલે ક્રોધ માન માયેલો નથી આ દાદા ભગવાન પ્રગટ થયા છે ચૌદ લોકો નો નાશ જે માગે એ આપવા તૈયાર છે કોઈ પણ માસ જે કઈ માગવા તૈયાર છે આપવા તૈયાર પછી મારનાર ને આ નાસ્તા આવડી છે નાસ્તા આવડી છે પછી માગીને પછી ભેગું કરવામાં આવડવું છે ઝેરવાનું કદાચ ઝેરવાનું યોગાક્ષર ની જવાબદારી છે પછી એ દાદા ભગવાન પ્રગટ થયેલા છે જે મારું કોઈ બધો વધારે ઉપાધિ હોય આવજો ઉપાધિ વધી જાય આવજો સ્વાસ્થ્ય વધારે નહીં કોઈ પૂછનાર નથી જયારે ઉપાધિ વધી જાય ને ત્યારે આવજો દવા કરીશું કશું પૂછવાનું માન થતું નથી તમને કશું પૂછવાનો ભાવ થયો પાંચ આજ્ઞા તમે કઈ તમે જ્ઞાન છે ત્યાર પછી આપે છે ઇટ્સ સાથે આપે પણ હા પણ એ છે ને જયારે તમે જ્ઞાન આપે ને ત્યારે જ આપે અત્યારે તો તમે સત્સંગ કરો છો એટલે તમને પાછા આજ્ઞા નહીં આપે તમે જ્ઞાન લો ને ત્યારે જ આપણી પાસે તો જ તમને પરિણામ આવે જ્ઞાન લેવા માટેની વિધિ હા એ જ્ઞાન લોર્ડ સેન્ટર્સમાં સરે ગુરુ પૂર્ણિમા બે માં દર્શન કરો ને તો એ કેટલો લાભ થશે બે દિવસ એટલે લોસ એન્જલ્સમાં થવાનું ગુરુ પૂર્ણિમા તેના દર્શન અને એક સાથે જન્મ જયંતિ હિન્દુ ધર્મ તેના દર્શન એ બે દર્શન અલૌકિક દર્શન હોય શું કરશું એવું તો ભાઈ થોડું ઘણું કરો તારે આવે બાકી આમ તો બધું બહુ જગ્યાએ ફર્યા દર્શન બહુ કર્યા પણ હતા તેવા ને તેવા હોવા ગયા જ નહીં હતા તેવા ને તેવા એ મનમાં એમ લાગે હું વાગડ્યો પણ એ તો જયારે જયારે સંખેડે ને ત્યારે ખેડ મળે ત્યારે ખબર પડે કોઈ સંખેડે ક્ષણ મળે ના મળે તો આપણે નામજી કઈ ગયા વગેરેલું તો એ તો સચ્ચરતા ખબર પડે કે ભાઈ પૂછે કે જ્ઞાન વિધિ શું છે જ્ઞાન વિધિ શું છે પાંચ આજ્ઞા એ બધું શું છે એમ ભાઈ પૂછે જ્ઞાન તો પોતે શું નામ તમારું આપનું માધવભાઈ માધવભાઈ માધવભાઈ નામ આપેલું હતું એ નામ તો મારે માય નહીં મહાદેવભાઈ નોટ આય તો તમે કોણ મારું નામ માધવભાઈ છે પણ મારું જે કહેનાર છે તમે એનું જ્ઞાન તો ના જોઈએ આ હેરાન થઈ વસ્તુ જે સમજાય એનું જ્ઞાન ના છે તમને કેમ લાગે એ જ્ઞાન બધા પર તો પરણી ના છે પણ પરણી લોકો પરણી ના છે બાળકે નહીં જ્ઞાન જોઈએ જ નથી આ શરીરમાં ખેદમય રહીને પોતે કહે છે કે આ બોડી મારું છે હાથ મારા છે પગ મારા છે વાંચો મારું છે કાન મારે છે વાંચું મારું છે માઇન્ડ મારું છે કે માઇન્ડ મારું છે કે છે બુદ્ધિ મારી છે ચિત્ત મારું છે ઇગોઇઝમ મારો છે એમ કે છે એ કોણ છે તમે તો ઇગોઇઝમ તરીકે ભરો મને તો ઇગોઇઝમ એ મારો છે એમ કે તપાસ નહીં કરી આપ ક્યાં સુધી પળ ચલાવશો પળ ચલાવાય સમજાય એ વાત છે ને તે સમજાય એવી વાત છે ગુજરાત ખરેખર કોણ હોય આપણે ધોરણ ખરેખર તો માધવભાઈ નથી માધવભાઈ તમારું નામ છે ઓળખવાનું સાધન છે નહીં કે યુ આર માધવભાઈ તમને ના સમજવું જોઈએ વાત તમે જાણતા છો ખરેખર ઘર પાવ છો હા નહીં બોલો બોલ ત્યાં લીધું આપડે કઈ આગળ લીધે પણ પછી પાણી છતાં રોજે આપણે કપાસ રોપી નવરા ના થઈ ગયું પછી પાણી પાણી મોટો થયો છે ના થવા દે કાલે ઠાકોર બીજો ફોન થયો હતો કાલે મારે ભાઈ નથી તમે કહો તો આપું પણ મારે તમે કહો તો તમારે કરી કરો તો પછી આપો મેં માં આપો શું મારે શું કરું છું એટલે બધા પચાસ દૂર તારીખ એ પુણ્ય સારી હોય તો સારા રસ્તે પીસો જાય ને પીસો ના જાય અને આવું મારા જેવું કહેનાર મળી આવે અમે તો આવું કહીએ છીએ ને લોકોને કેટલાક ના કહીએ કે આવું ના આપશો બહુ ના આપશો તમને અડચણ પણ એવું ના કરો શું ડેરા સાથે બંધાવો ને એ કયા દેવનું છે કયા ઘણું છે એ ઊંડાણ છે જેની ઉંમર અત્યારે દોઢ લાખ રૂપિયાની ઉંમર છે એનો જે આખી બ્રહ્માંડ નો ભગવાન છે દોઢ લાખ સુધી ની ઉંમર છે હજુ સવા લાખ વર્ષ રહેવાનું તમને માધુરી ગમ્યું થોડી વખત તમે બધું પૂછી લો આ ચાલીસ એક લાખ ડોલર માટે આવ્યા છે પૂરું એમાં પૂરું ધ્યાન હોય ને ચાલીસ લાખ છે માથે લટકતી હોય અને પછી નીચે જમવા બેસીએ એ ભોગવતો ના કહેવાય બત્રીસ ભાગ વાત ની રસી જમીએ ભોગવતો એટલે ન્યા આખો દાદા આખો દાદા એટલે આ જેનો તમે કે કારણ તમારા મેન્ટેનન્સ માટેલતા મોટસપ માટે પર માયન્સ મેન્ટેનન્સ ને મોટસપ કેન માટે મેન્ટેનન્સ કારા નથી કરો છો બેરસો જેપી છે તો નિયમ છે આ બે બે મની ઇચ્છા ગુડી ઉદે ન ખબર